જય સચ્ચિદાનંદ આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર જય સચ્ચિદાનંદ હવે અથડા મંટાળો પેલા એડજસ્ટ એવરી યર આપણે કર્યું હવે અથડા મંટાળો સ્ટડી કરીએ સરસ દાદા બધી વાતો સાર એટલો જ છે કે ભાઈ આ જગતથી છૂટવું છે એવી તેવું છૂટવું છે કે ક્યાંય આપણે બંધનમાં ના આવીએ બધા સાથે વ્યવહાર પૂરો કરીએ તરછોડીને કાપીને ખસેડીને ફેંકી દઈને વ્યવહારથી છૂટાશે નહીં પણ પરમાણુના હિસાબ પૂરા કરીને છૂટવાનું છે એટલે એવી રીતે પૂરું કરવું છે કે કે જેથી કરીને કે હિસાબો પૂરા થાય ખાતા બધા સરભર થઈ અને આપણે છૂટતા જઈએ અથડામણ ટાળો શરૂ કરો અથડામણ ટાળવાની શરૂ નહીં કરવાની વાંચવાનું શરૂ કરો <laughs> શરૂ કરો અથડામણ ન આવ અથડામણમાં કોઈની અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોંચીશ તારી ભક્તિ અને અમારું વચનબળ બધું જ કામ કરી આપે સામાની તૈયારી જોઈએ અમારું એક જ વાક્ય જો કોઈ પાડે તો તે મોક્ષ જ જાય અરે અમારો એક શબ્દ જેમ છે તેમ આખો જ ગળી જાય તો એ મોક્ષ હાથમાં આવી જાય તેમ છે બોલો કેટલા ચાર વખત તો મોક્ષ શબ્દ બોલ્યા કે આ મોક્ષે પહોંચાડે એવું છે એક એક વાક્ય જબરજસ્ત છે કે છે કે જેમ છે તેમ એટલે જે અમે દ્રષ્ટિ કહેવા માગીએ છીએ એ લેવલે તમે સમજીને પછી ગળી જાઓ એટલે શું હૃદયમાં પચી જાય આપણે પ્રેક્ટિકલ જીવનમાં લાવી શકીએ ત્યાં સુધી લાવીએ એમ તો એ ઠેઠ મોક્ષે પહોંચાડે પછી પણ એને જેમ છે તેમ ગળી જા અમારો એક શબ્દ એક દાડો પાડે તો ગજબની શક્તિ ઉત્પન્ન થાય એક દાડો પાડો ને તોય બહુ થઈ ગયું કે પછી બીજે દાડે ફાવે તો વધારે પાડજો પણ શક્તિ જબરજસ્ત ઉત્પન્ન થશે અંદર એટલી બધી શક્તિઓ છે કે ગમે તેવી અથડામણ કોઈ નાખી જાય તોય તે ટાળી શકાય જે જાણી જોઈને ખાઈમાં પડવાની તૈયારીમાં છે એવામાં જોડે અથડામણમાં બેસી રહેવું છે એ તો ક્યારે જોડે અથડામણમાં બેસી રહેવું છે એ પોતે પડવાનો છે તો એની જોડે અથડાય તો આપણને પડે માટે કહે ને કે આપણે મોક્ષે જવું છે ને એને સંસારમાં ફરવું છે તો ક્યારે આપણો પત્તો પડે માટે કહે ને કે આપણે ટાળો અથડામણ એ તો ક્યારેય મોક્ષે નહીં જાય પણ તને જ એની જોડે બેસાડી રાખશે અલ્યા એ ક્યાંથી પોસાય જો તારે મોક્ષે જવું હોય તો આવા જોડે બહુ દોડ નહીં થવાનું બધી જ બાજુથી ચોગરદમથી સાચવવાનું નહીં તો તમારે આ ઝંઝાળમાંથી છૂટવું હશે તોય જગત નહીં છૂટવા દે માટે ઘર્ષણ ઉત્પન્ન કર્યા વગર સ્મૂથલી બહાર નીકળી જવાનું છે અરે અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે જો તારું ધોતિયું ઝાખરામાં ભરાયું હોય ને તારી મોક્ષની ગાડી ઉપડતી હોય તો મુઆ ધોતિયું છોડાવવા ના બેસી રહીશ ધોતિયું મૂકીને દોડી જજે અરે એક ક્ષણ પણ એકેય અવસ્થામાં પેજ નંબર ટુ ચોટું ચોટી રહેવું જેવું નથી તો પછી બીજા બધાને તો વાત જ શી કરવી જ્યાં તું ચોટ્યો એટલે તું સ્વરૂપને ભૂલ્યો જો નિશ્ચયની વાત એમના લક્ષમાં રાખી અને વ્યવહારની વાત આપે છે કે એને જે મોક્ષે જવું નથી તે અને જે મોક્ષે જનારો હોય એ અથડામણ કરે નહીં ચીકણું કરે જ નહીં ને એને છૂટવું નથી માટે કચકચ કે નહીં હું સાચો ને તમે ખોટા હું આમ કહું તમે આમ કહો એ આપણે સમજી જુઓ ને ભાઈ એને આ સંસારમાં ફરવું છે માટે હા બાપા તમે બરાબર છો હા પાડીએ છીએ એનો અર્થ એ નથી કે આપણે એની વાતમાં સહમત છીએ એના વ્યૂ પોઈન્ટથી એ સાચો છે અને મને છોડ હવે બાપ અને પાછું હવે એમાં પાછું સાચા ખોટાના પક્ષાપક્ષીમાં પડીએ ને ત્યાં બહુ દોડાયાએ થવા નહીં કે છે મોક્ષે જવું હોય તો આવા જોડે બહુ દોડાયાએ નહીં થવાનું આપણે ચોગરદમથી બધી બાજુથી કે છે ચોગરદમથી સાચવો કે છે આ તમારે આ જંજાળમાંથી છૂટવો છે તોય જગત નહીં છૂટવા દે એવું કોમ્પ્લિકેશનવાળું છે તો માટે આપણે કહીને બધી બાજુથી સાચવો કારણ એ એવું મેં કરે આપણે મેં મોઢા માંગડા ગાલીને બોલાવે એટલે પછી આપણે બોલ્યા એટલે બંધાયા પાછા એવું માટે ઘર્ષણ ઉત્પન્ન કર્યા વગર સ્મૂધલી નીકળી જવાનું છે હવે આ ક્યાં ને તારું ધોતિયું ઝાંખરામાં ભરાયું અને મોક્ષની ગાડી ઉપડતી હોય તો ધોતિયું છોડાવવા ના બેસીશીશ ધોતિયું એટલે પેલા કપડાં ફાટી ગયા અને ભાઈ તો કે આબરું હાંચવા માટે આબરૂની પડી છે શું ખરાબ દેખાય ને સારું દેખાય ને આબરૂ ને બધું મૂકો પડતું આ મોક્ષની ટ્રેન આવી તો આ કપડાનો તો અમે દેહને બાળવાના જ છે ને આપણે આપણે દેહમાંથી નીકળી જઈએ પછી લોકો કપડાં બદલે છે અને બાળે છે ને છેવટે શું રહ્યું આબરૂનું એને કહે ને કે આ આબરૂ નહીં પડતી મૂકજે સંસારની બધી વસ્તુઓ રિલેટિવને પડતું મૂકી એ કહે છે ને એક ક્ષણ પણ એકે અવસ્થામાં ચોંટી રહેવા જેવું નથી જો ચોંટ્યો અવસ્થામાં ચોંટ્યો તો સ્વરૂપને ભૂલ્યો કે છે આ રિલેટિવને મહત્ત્વ મૂક્યું તો રિયલમાં માર ખાઈ જઈશું આપણે બોલો એક કઈ અવસ્થામાં ચોંટવા જેવું નથી તો પછી આ સૂક્ષ્મમાં સૂક્ષ્મમાં અંદર ચોંટવા નથી તો બહાર કઈ અવસ્થા સ્થળમાં ચોંટવાનું છે માટે બધી રીતે પડતું મૂકીને ભાગજો કહેશે આ મહાપરાણે આવો કોઈક વખત આવા જ્ઞાની હોય આવું જ્ઞાન હોય આવી વાત આપણે કાને આવે તો પકડી લેવાનું કે ના આ ભાવમાં છૂટી જવું છે આ જગતથી છૂટી જવું છે એક અવતારમાં કે મોક્ષે જવા માટેની આ વાત છે અને આ શક્તિઓ એટલે કે ગજબની શક્તિ ઉત્પન્ન થાય એટલે કંઈ બસો કિલોમાંથી સાતસો કિલો ઉપાડી શકીએ એવી નથી વાત શક્તિ એટલે સંસાર અડે નહીં જે જગતના લોકોને જે પરિસ્થિતિમાં રાગદ્વેષ થાય આપણે રાગદ્વેષ ના થાય નમ શક્તિ ક્રોધમાન માયાલોભ એ નિર્બળતા કહેવાય છે ક્રોધમાન માયાલોભ ન ઊભા થાય એ નમ શક્તિ એટલે એવી વિતરાગતાની શક્તિ ઉત્પન્ન થશે જ્ઞાનની શક્તિ દર્શનની શક્તિ વિતરાગતાની શક્તિ ઉત્પન્ન થશે બાકી એને કે અને જો ઘર્ષણમાં અથડામણ થઈ રાગ દ્વેષ ઝઘડા તોફાન એ એ શક્તિ બધી નિર્બળતા કહેવાય છે એ શક્તિ બધી ડ્રેઇન થઈ ગઈ બધી લીકેજ થઈ ગઈ બધી એટલે કે છે ને અથડામણમાં આવશો નહીં સામો અથડાવામાં કે ને સામો કોઈ કોઈ અથડાવા આવે અથડામણને ટાળજે તું તો અથડાઈશ નહીં પહેલું વાક્ય એમ કે કોઈની અથડામણમાં ના આવીશ એટલે આપણે કોઈને અથડાશો નહીં અને બીજું એમ કે છે અથડામણને ટાળજે એ અથડાવા આવે તોય આપણે એને ટાળો એવું એડજસ્ટમેન્ટ કરો કે છૂટી જવાય આમાં નથી પણ બીજી એક જગ્યાએ દાદાની વાતમાં આવે છે આમાં ટ્રાફિકના લોની વાત છે એ જ છે આપણે પછી લઈએ વાંચો આગળ જો ભૂલે ચૂકે તું કોઈથી અથડામણમાં આવી ગયો અથડામણમાં આવી ગયો તો તેનો નિકાલ કરી નાખજે સહજ રીતે એ અથડામણમાંથી ઘર્ષણની ચકચક ઉડાડ્યા વગર નીકળી જજે ઘર્ષણની ચકમક ઉડાડ્યા વગર નીકળી જાય ચકમક એટલે બે પથરા ઘસે ને એટલે પેલું ચકમક કહેવાય ને એટલે તો તણખો જરે આ પહેલાંના જમાના આ લાઇટર નથી સિગરેટ લાઇટર આમ ફેરવે ને એટલે સ્પાર્ક થાય ને પછી પેલું ગેસમાંથી સળગે સિગરેટ લાઇટરને એ ચકમક કહેવાય એકબીજાને ઘસે ને એ ચકમક કોઈ પણ બાબતથી આ રિલેટિવની કોઈ વેલ્યુ મૂકવા જોઈએ આપણે જેને સત્ય માનતા હોય બીજો એને ખોટું માનતો હોય બોલો હવે આ રિલેટિવ જગતને ધીમે ધીમે ઉકેલ લાવી નાખવાનો છે કે છે કદાચ અથડામણમાં આવી ગયો તો એ ધીમે ધીમે એનો સંભાવે નિકાલ કરીને છટકી જજે કે છે એટલે કે છે ને તો આવી ગયો અથડામણમાં તો તેનો નિકાલ કરી નાખજે ચકમક ઉડાડ્યા વગર નીકળી જજે કે છે પછી ટ્રાફિકના લોથી ટળે અથડામણ જેમ આ રોડ ઉપર આપણે કાળજીપૂર્વક ચાલીએ છીએ ને પછી સામો માણસ ગમે તેવો ખરાબ હોય અને આપણને અથાડી જાય અને નુકસાન કરે એ જુદી વાત છે પણ આપણો નુકસાન કરવાનો ઈરાદો ન હોવો જોઈએ આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણને એ નુકસાન થવાનું છે એટલે હંમેશા દરેક અથડામણમાં બંનેને નુકસાન થાય તમે સામાને દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં એ અથડામણ અથડામણો છે એટલે અથડામણ એટલે શું ઇંગ્લિશમાં અથડામણને પાછું આપણને લાગે ગુજરાતી શબ્દ અથડામણ અથડામણ એટલે શું કહેવા માગતા હશે તો સિમ્પલ આપણને મળ્યું તને તમે તમે સામાને દુઃખ આપો તો એ અથડામણનું સ્વરૂપ થયું એની સાથે તમને દુઃખ એમને એમ ઓન ધી મુમેન્ટ પડ્યા વગર રહે જ નહીં એ દુઃખ આપવું દુઃખી થવું ત્યાં જ અથડામણ આવી ગઈ અને અહીંયા કેટલું સરસ કહે છે કે અથડામણમાં આ રોડ ઉપર ગાડી ચલાવવામાં આપણે કહે ને કે બરાબર ધ્યાન રાખીએ છીએ કોઈ આપણે અથડાઈએ નહીં કોઈ આપણને અથડાય નહીં આપણે કોઈને અથડાઈએ નહીં અને ત્યાં આપણને ખબર છે કે નુકસાન થશે આપણે સાયકલવાળો હોય કે ગાડીવાળો અને આપણી ગાડી અથડાયા તો બંને ગાડીને નુકસાન થશે ડ્રાઈવરોને નુકસાન થશે પેસેન્જરને નુકસાન થશે એ રીતે દરેક અથડામણમાં બંનેને નુકસાન થાય જ આપણે એને નુકસાન કરવા જઈએ તો આપણું તો નુકસાન થવાનું જ છે અને એ આપણને નુકસાન કરવા જાય તો એનું નુકસાન થશે ને આપણું થશે પછી એટલે હંમેશા દરેક અથડામણમાં બંનેને નુકસાન થાય તમે સામાન્ય દુઃખ આપો તો તેની સાથે તમને દુઃખ એમ ને એમ ઓન ધી મોમેન્ટ પડ્યા વગર રહે જ નહીં એ અથડામણો છે એટલે મેં આ દાખલો આપ્યો છે કે રોડ ઉપરના વાહન વ્યવહારનો શો ધર્મ છે કે અથડાશો તો તમે મરી જશો અથડાવામાં જોખમ છે માટે કોઈની જોડે અથડાશો નહીં એવી રીતે આ વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં અથડાવામાં જોખમ જ છે હંમેશા અને અથડાવાનું કોઈક દહાડો બને છે કંઈ મહિનામાં બસો વખત થાય છે મહિનામાં કેટલા વખત આવે છે એવું પ્રશ્ન કરતા કોક વખત બે ચાર વખત કેટલું સરસ કહે છે કે હવે આ રોડ ઉપરના વાહન વ્યવહારનો શું ધર્મ છે રોડ ઉપર ગાડીઓ ચલાવે તો કે અથડાશો તો તમે મરી જશો અથડાવામાં જોખમ છે જેમ તો જેમ વ્યવહાર વાહન વ્યવહારમાં જે રીતે સાચવો છો એક્સિડન્ટ થવા દેતા નથી તો વ્યવહારિક કાર્યોમાં પણ અથડાશો નહીં હંમેશા અથડાવામાં જોખમ જ છે અને એવું કેટલી વખત બને કે છે ધાડામાં એક બે હોય કે બે અઠવાડિયે એક બે હોય બે ચાર હોય તો કે એટલું સાચવી લો ને તમારું જીવન સુખી થઈ જાય પછી દાદાશ્રી હં તે એટલા સુધારી લેવા આપણે મારું કહેવાનું શા માટે આપણે બગાડીએ પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં આ છે તે ટ્રાફિકના લોઝ બધા એ લો લોના આધારે ચાલે છે એમાં પોતાની સમજણ કોઈ ના ચાલે ને અને આમાં પોતાની સમજણ સમજણે સમજણે જ કાયદા નહીં પહેલાંમાં તો કોઈ દહાડો અડચણ નથી આવતી એ કેવું સરસ ટ્રાફિક ગોઠવાયેલું છે હવે આ જો કાયદા તમે સમજીને ચાલો તો ફરી અડચણ નહીં આવે પેજ નંબર થ્રી એટલે આ કાયદાઓ સમજવામાં ભૂલ છે કાયદા સમજવા સમજ સમજાવનાર સમજદાર હોવો જોઈએ આ ટ્રાફિક સરસ કે છે કે ટ્રાફિક લો ના એટલે ગાડી હાઈવે પર ચલાવી હોય તેમાં ટ્રાફિકના લો નક્કી કરેલા છે જે સમાજે કે દરેક સ્ટેટવાળાએ તે લોના આધારે જ ચાલે છે એમાં પોતાની સમજણ વાપરતો નથી અને સંસાર વ્યવહારમાં તો બાપ તરીકે મા તરીકે બધી રીતે પોતાના કહે ને કે પોતાની રીતે જ ચલાવે છે પોતાની સમજણે જ ચાલવાનું અહીં કાયદો નહીં તો અહીં જ્ઞાનીના કાયદાથી ચાલો જ્ઞાનીની દ્રષ્ટિથી ચાલો પહેલાંમાં તો કોઈ દાડો અડચણ નથી આવતી આ નહીં અહીં છે ને પેલું ગીવ વે લખેલું હોય પેલી આગળવાળી ગાડી જવા દો પછી કોઈ ના હોય તો જ આપણાથી જવાય અહીં હોય છે ને પછી પેલી લાઇટ કરે એટલે આપણે સમજે કે અહીં જવાનું છૂટ આપી એટલે પોતે જતો રહે આગળ એ બધા અમુક કેટલા બધા સરસ કાયદા એટલે કોઈ દાડો અથડામણ થતી નથી ને આપણે જો સામેથી આવતા હોઈએ ને તો આ બાજુ ગાડીવાળી ઊભી જ રહેવાની બધી એને ખબર જ છે કે લોકો અંદર આવવાના જ નથી આપણને જવા દેવાના જ છે તો હા જો વાહન વ્યવહારમાં કેવા નિયમો ગોઠવેલા છે એક્સિડન્ટ ના થાય એની માટે તો એવી રીતે આ સંસારની વ્યવહારની વાતોમાં કોઈને દુઃખ ના થાય એવી રીતે કાયદેસર જીવન જીવો કે છે આજે સાચું ખોટું એની મહત્વતા નથી કોઈને દુઃખ ના થાય એ વધારે મહત્વનું છે એટલે કે આમાં જો તમે કાયદા સમજીને ચાલો તો ફરી અડચણ નહીં આવે આ કાયદાઓ આ જગતના કાયદાઓ વિતર જ્ઞાન વિતરાગ ભગવાનના જગતને માટે બતાડેલા કાયદાઓ આપણે જાણતા નથી અને એ સમજવામાં ભૂલ થઈ ગઈ છે કાયદા સમજાવનાર સમજદાર હોવો જોઈએ જેમ ટ્રેનર હોય છે ને ટ્રેનિંગ આપે તો અહીંયા આ ઉપદેશકો ટ્રેનર કહેવાય અને સમાજને ટ્રેનિંગ આપવી જોઈએ હવે એ જેટલી એમની પાસે સમજણ છે એવી સમજાવે છે આ દાદાએ અદ્ભુત શોધખોળ આપી કે અમે આગળનું ઠેઠ મોક્ષે જવાય એ રીતે બધું સમજીને આ તમને ચાવીઓ આપી છે અને એક પણ પ્રસંગોને બગાડવા એ આપણને શોભે નહીં કે છે એક પણ બગડ્યું ને અહીં તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણુંને શુદ્ધ સોનું કહેવાય ત્યાં મોક્ષે ના જવા દે એક જરાય ભૂલચૂક હોય તો મોક્ષ ના થાય એટલે કે છે એક એક ચોખ્ખો કરો અને કાયદેસર ચાલો કાયદો એટલે બીજું કશું જ નહીં તમે સામાને દુઃખ આપો તો તમને દુઃખ પડશે જ કે છે એટલો જ એ અથડામણને ટાળો બીજાને દુઃખ આપવાનું બંધ કરો અને કોઈ દુઃખ આપી જાય તો આપણે સમજો મેં મોકલેલું પાછું આવ્યું નવું ધીરવાનું બંધ કરો એટલે અમુક જ ટૂંકી વાતો જો પકડી રાખીએ ને તો એ બહુ મોટું સોલ્યુશન આવી જશે આપણા જીવનમાં પછી આ ટ્રાફિકના લોઝ પાડવા માટે તમે નિશ્ચય કરેલા હોય છે તો કેવા સરસ પડાય છે કેમ એમાં અહંકાર જાગતો નથી કે ભલે એ કહે પણ આપણે આમ જ કરવું છે કારણ કે એ ટ્રાફિકના લોઝમાં એ પોતે જ બુદ્ધિથી એટલું બધું સમજી શકે છે સ્થૂળ છે એટલે કે હાથ કપાઈ જશે તરત મરી જશે જઈશ એવું આ અથડામણ કરીને આમાં મરી જઈશ એ ખબર નથી આમાં બુદ્ધિ પહોંચી શકતી નથી આ સૂક્ષ્મ વસ્તુ છે આના નુકસાન બધા સૂક્ષ્મ થાય છે બોલો સૂક્ષ્મમાં નુકસાન એવા બધા થાય છે કે સામો જીવ વેર બાંધે આમાં ઘણા બધા નુકસાન બતાડે છે દાદા એક પછી એક કે ભાઈ આપણો આ સંસારમાં ઘર્ષણમાં જો ફસાયા તો આપણો મોક્ષ તો ક્યાં ઉડી જશે ને સંસારમાં ભટકી મરીશું અને અહીં કે ને કેટલું સરસ કહે છે કે કેમ અહંકાર જાગતો નથી એ ગમે તે કે આપણે તો આમ જ કરવું છે કારણ કે એ ટ્રાફિકના લોમાં બીજું એ છે અથડામણ થશે એ તો સમજે પેલો પોલીસવાળો કાકો ઊભો છે એ જુએ કે જરા હું રોંગ વે જઈશ ને તો ટિકિટ આપી દેશે એ ટિકિટ કે છે કે અમેરિકામાં ટિકિટ કે છે ને અહીં શું કે ટિકિટ જ કે પૈસા આમાં ભરવા પડે બસો પાઉન્ડ ને પચાસ પાઉન્ડ ને કેટલું મોંઘું ફાઇન કે હા તો મોંઘું પડે ઇન્ડિયામાં તો જાણે કે પચીસ રૂપિયા આપી દઈશું ને હવાલદારને એટલે છૂટી જઈશું ભાઈ તો બરોબર સપડાવે આપણને અને અમુક જાતનો ગુનો કરે ને તો પેલું કેમેરામાં પકડાઈ જાય પછી આવે પેલું ફાઇન ભરવાનું પણ આમાં આમાં પૈસાનો ખર્ચો પણ છે જરા ગોટાળો અથડામણમાં એક્સિડન્ટનો ભય દેખાય આપણો હાથ કપાઈ જાય મરી જઈએ એ બધું દેખાય એટલે તે અથડામણ ટાળે છે પણ આમાં જ્ઞાનીની દ્રષ્ટિ બહુ મોટું જોખમ છે એટલું મોટું જોખમ છે આવતો અવતાર બંધાય સંસારમાં ભટકવું પડે માટે આ ટાળો કે છે અને એ આપણે આમાં આવશે તેમ તેમ લેતા જઈશું વાતો બધી પછી પ્રથમ અહીંયા એક વાત કાયદો કહે છે કે લો ટ્રાફિકના લો પાડવાનો તમે નિશ્ચય કરેલો છે તો કેવો સરસ પડાય છે તો કે આ નિશ્ચય કરો અને પડાશે કે છે નક્કી જ કરવાનું છે કોઈ નક્કી નથી કર્યું ને એટલે આ બધું બેફામ જઈએ છીએ કોઈને દુઃખ આપવું નથી કોઈનું કંઈ નુકસાન કરવું નથી કોઈ માટે ભાવ બગાડવો નથી નક્કી કર્યા નથી એટલે આપણી નવકલમો એ બધું નક્કીપણું કરાવડાવે છે એટલે નક્કી કરો કે મારે કોઈને દુઃખ આપવું નથી મારે કોઈ સાથે અથડામણ કરવી નથી પછી પ્રથમ પ્રકાશ્યું આ સૂત્ર એક ભાઈને એકા એકાવનની સાલમાં આ એક શબ્દ આપ્યો હતો મને એ સંસાર પાર કરવાનો રસ્તો પૂછતો હતો મેં એને અથડામણ ટાળ કહ્યું હતું અને આવી રીતે તેને સમજણ પાડી હતી એ તો એવું બનેલું કે હું શાસ્ત્ર વાંચતો હતો ત્યારે મને આવીને કહે કે દાદાજી મને કશું જ્ઞાન આપો એ મારે ત્યાં નોકરી કરતો હતો ત્યારે મેં એને કહ્યું તને શું આપે તું આખી દુનિયા જોડે લડીને આવે છે મારા મારી કરીને આવે છે રેલ રેલવેમાં એ ઠોકા ઠોક કરે આમ પૈસાના પાણી કરે ને રેલવેને જે કાયદેસર ભરવાના છે તે ના ભરે અને ઉપરથી ઝઘડા કરે આ બધું હું જાણું તે મેં એને કહ્યું કે તને શીખવાડીને શું કરવાનું તું તો બધા જોડે અથડાવું છું તે ત્યારે મને કહે છે દાદાજી આ તમે જે જ્ઞાન બધાને કહો છો એ તો મને કંઈ શીખવાડો મેં કહ્યું તને શીખવાડાની શું કરવાનું તું તો રોજ ગાડી ગાડીમાં મારા માર ઠોકા ઠોક કરીને આવે છે સરકારમાં દસ રૂપિયા ભરવા જેવો સામાન હોય તો એ વગર પૈસે ભરીને લાવે અને વીસ રૂપિયાના ચા પાણી પી પી દે લોકોને એટલે પાઈ દે લોકોને એટલે અમારે તો દસ બચે નહીં ઉલટા દસ વધારે વપરાય એવો નોબેલ માણસ <laughs> એનો એનું થોડુંક આપણને લખણ લખાણો લક્ષણનું વર્ણન કર્યું કે આમ દસ રૂપિયા એનો ટેક્સ કંઈ ભરવાનો હોય કંઈ હિસાબનો તે ભરે નહીં ઠોકાટો પેલા જોડે ઝઘડો કરે ઉપાડી લાવે અને પછી બધા જોડે ચાપાણી કરી નાખે વીસ રૂપિયાનો દસ રૂપિયાનું નુકસાન કરે કે છે એટલે શું જ્યાં ત્યાં એને દરેક બાબતમાં અથડામણ જ કરતો હોય રેલવેમાં ઠોકાઠોક આમ પૈસા પાણી પૈસાના પાણી કરે એટલે બે થયું અને દાદા એ ત્યાં નોકરીમાં રાખેલો અને દાદા જાણે છતાં કશું કરતા નથી એક આશ્ચર્ય છે ને પેજ નંબર ફોર તે આવો આવો ત્યાં કહ્યું કે પેલો ખુશ ખુશ થઈ જાય તે પછી મને કહે છે આવો આવો એટલે એને માન આપે ને એટલે માન માટે જ પૈસા વાપરી નાખે લોકોની માટે આમ પેલા સરકારી બરોબર ભરે નહીં લોકોને માન લોકો આપે તો માન માટે પૈસા વાપરી નાખે તે તે પછી મને કહે છે આ તમે મને કંઈક જ્ઞાન શીખવાડો મેં કહ્યું તું તો રોજ વઢવાડો કરીને આવું છું રોજ મારે તો સાંભળવું પડે છે તોય કાકા કશુંક આપો કશુંક તો આપો મને એ કહે છે ત્યારે મેં કહ્યું એક વાક્ય આપું જો પાડું તો ત્યારે કહે છે ચોક્કસ પાડીશ મેં કહ્યું કોઈની અથડામણમાં ના આવીશ ત્યારે કહે અથડામણ એટલે શું દાદાજી મને કહો સમજણ પાડો મેં કહ્યું કે આપણે સીધા ચાલતા હોઈએ તે વચમાં થાંભલો આવે તો આપણે ફરીને જવું કે થાંભલાને અથડાવવું ત્યારે એ કહે ના અથડાઈએ તો માથું તૂટી જાય મેં કહ્યું આ સામેથી ભેંસ આવતી હોય તો તારે આમ ફરીને જવું કે એને અથડાઈને જવું ત્યારે કહે અથડાઈને જવું તો મને મારે એટલે આમ ફરીને જવું પડે પછી કહ્યું સાપ આવતો હોય તો મોટો પથ્થર પડ્યો હોય તો ત્યારે કહે એને ફરીને જવું પડે મેં કહ્યું કોણે ફરવું જોઈએ ત્યારે કહે આપણે ફરવું પડે મેં કહ્યું શા સારું ત્યારે કહે આપણા સુખ માટે આપણે અથડાઈએ તો આપણને વાગે મેં કહ્યું આ દુનિયામાં કેટલાક લોકો પથરા જેવા છે કેટલાક લોકો ભેંસ જેવા છે કેટલાક ગાયો જેવા છે કેટલાક મનુષ્ય જેવા છે કેટલાક સાપ જેવા છે કેટલાક થાંભલા જેવા છે કેટલાક કૂતરા જેવા ભસતા બસ બસ કરે બધી જાતના લોક છે કે છે એમાં હવે તું અથડામણમાં ના આવીશ એ રસ્તો કરજે એટલું દાદા સિમ્પલ લે એને સમજણ પડી જાય ભેંસ આવે તો શું કરે ભેંસ એટલે ખબર હશે આ લોકોને ઇંગ્લિશવાળાને ખબર હોય કે બફેલો હા એ શિંગડા મારે તો કે આપણે અથડાઈએ નહીં એની જોડે સાપ આપતો હોય સ્નેક તોય આપણે અથડાઈએ નહીં મોટા પથરા પડ્યા હોય તોય આપણે ફરી જઈએ થાંભલો હોય તો ફરી જઈએ કેટલું બધું આપણે ટાળીએ જ છીએ ને અથડામણ જીવન વ્યવહારમાં નથી ટાળતા તો કે છે એવી રીતે મનુષ્યો સાથે તું અથડામણ ટાળજે કેટલાક જક્કે ચડે હું કહું એ સાચું તો આપણે કહું ભાઈ સાચી વાત તારી એટલે કેટલાક પથરા જેવા કેટલાક ગાયો ભેંસો જેવા દરેક પ્રકૃતિના મનુષ્યો હોય એમાં આપણે એડજસ્ટમેન્ટ લઈને અથડાવવું નથી નક્કી કરો કે છે પછી તે ઓગણીસો એકાવનમાં સમજણ પાડી હતી તે અત્યારે એ કાચો નથી પડતો એ કોઈની અથડામણમાં આવ્યો જ નથી ત્યાર પછી આ શેઠ આમ એના કાકા થાય તે જાણી ગયેલા કે આ અથડામણમાં આવતો નથી એટલે એ શેઠ જાણી જોઈને સળીઓ કર કર કરે એ આમથી સળી કરે ત્યારે આમ ફરીને નીકળી જાય એ આમથી સાડી કરે તો આમ ફરીને નીકળી જાય અડવા ના દે કોઈની સાથે અથડામણમાં આવ્યો જ નથી ઓગણીસો એકાવન પછી કેટલું એને એણે પકડી લીધું જ્ઞાન આપણે પકડી લઈએ તો આપણું કલ્યાણ થઈ જાય આમાં પેલી વાત યાદ આવી એ ટ્રાફિકની દાદાની એક બીજી જગ્યાએ વાત છે એમાં કહે છે સામેથી ખોટી રોંગ વેથી ગાડી આવતી હોય અને તમારી એકદમ ધસમસથી તમારી સામે જ આમ લાગે કે આપણી ઉપર જ આવે તો શું કરો આપણે આપણે સેફ સાઈડ માટે ખસી જઈએ આપણી સેફસાઇડ માટે ખસીએ છીએ આપણને સેફસાઇડ કરવી છે કે ના આ કંઈક આપણને ખલાસ કરી નાખશે એટલે આપણે કૂદી પડીએ છીએ એટલે છેલ્લું શું છે આપણી સેફસાઇડ માટે કૂદી પડીએ છીએ ત્યાં એની ભૂલ જોતા નથી બન્યું એ જ ન્યાય એક્સેપ્ટ કરી લો અથડામણ ટાળો ભોગવે તેની ભૂલ બોલો બધા શબ્દો આવી ગયા એડજસ્ટ એવરીયર એડજસ્ટમેન્ટ આપણે જ લીધું ને કેમ આપણી અથડામણ આપણી સેફસાઇડ માટે એટલે આમાં શું છે આપણી સેફસાઇડ શું અહીંયા તો જીવાની સેફસાઇડ ગણીએ છીએ અને આ અથડામણમાં કોઈની ભૂલો કાઢવી એ અથડામણ કહેવાય કોઈ આપણી પર આક્ષેપ આવે તો અથડામણ કહેવાય એ અથડામણોમાં આપણો મોક્ષની સેફસાઇડ માટે સોલ્યુશન લાવવા માગીએ છીએ કે ભાઈ આપણો મોક્ષ બગડે નહીં લોકોને તો સંસારમાં ફરવું છે નિરાંતે અને આપણે મોક્ષે જ જવું છે એક બે અવતારમાં એટલે આપણે આ પાડો કાયદા બધા આપણી સેફ સાઈડ આમાં છે મોક્ષે જવામાં આપણી સેફ સાઈડ આપણે સમજી ગયા માટે એડજસ્ટમેન્ટ લઈ આપણી ઘર જે એડજસ્ટમેન્ટ લઈને ઉકેલ ઉકેલાવાનું છે